અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના નરસિંહ જય જયકાર હો દાદા ભગવાન નરસિંહ જય જયકાર હો દાદા ભગવાન નરસિંહ જય જયકાર હો દાદા ભગવાન નરસિંહ જય જયકાર હો દાદા ભગવાન નરસિંહ જય જયકાર હો દાદા ભગવાન ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો હો દાદા ભગવાનના સિમ જય જયકારો હો દાદા ભગવાનના સિમ જય જયકારો હો દાદા ભગવાનના નરસિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન નરસિંહ જય જયકાર હો દાદા ભગવાનના નરસિંહ જય જયકાર હો દાદા ભગવાનના નરસિંહ જય જયકાર હો દાદા ભગવાનના નરસિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના નરસિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवाना जय जयकार हो दादा भगवाना जय जयकार हो दादा भगवाना जय जयकार हो दादा भगवाना जय जयकार हो दादा भगवाना जय जयकार हो दादा भगवाना जय जयकार हो दादा भगवाना जय જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો दादा भगवान ना सिम जय हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના પશ્ચિમ જય જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो ओ दादा भगवान सिम जय जयकार ओ दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिंह जय हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા दादा भगवान ना सिंह जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જીકાર અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय नरसिंह जय जयकार हो दादा भगवान नरसिंह जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना અક્ષીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना जय जयकार हो दादा ना असीम जय जयकार हो दादा ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो ओ दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना शिव जय जयकार हो हो दादा भगवान ना असीम जय जयकार हो हो दादा भगवान ना असीम जय जयकार हो हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान चला असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकारो हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असिम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असिम जय जयकार हो दादा ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય હે દાદા ભગવાનના शिव जय जयकार हो ओ दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो ओ दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान नासिम सिम जय जयकार દાદા ભગવાનના અસીમ જય જયકાર હે દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો હે દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હે દાદા ભગવાન નાચિમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હે દાદા ભગવાન નાચિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकार हो असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान अरे जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान अष्टिम जय जयकार हो दादा भगवान दादा भगवान अष्टिम जय जयकार हो दादा भगवान अष्टिम जय जयकार हो दादा भगवान अष्टिम जय जयकार हो दादा भगवान अष्टिम जय जयकार हो दादा भगवान अष्टिम जय जयकार हो दादा भगवान अष्टिम जय जयकार જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમજય જયકાર હો દાદા ભગવાન ના સિમજય જયકાર હો દાદા ભગવાન ના સિમજય જયકાર હો દાદા ભગવાન ના સિમજય જયકાર હો દાદા ભગવાન ના સિમજય જયકાર હો દાદા ભગવાન ના સિમજય જયકાર હો દાદા ભગવાન ના સિમજય જયકાર હો દાદા ભગવાન ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાન जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो दादा भगवान सिम जय जयकार हो હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય દાદા दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना સિંજય જયકારો ઓ દાદા ભગવાનના સિંજય જયકારો ઓ દાદા ભગવાનના સિંજય જયકારો ઓ દાદા ભગવાનના સિંજય જયકારો ઓ દાદા ભગવાનના સિંજય જયકારો દાદા ભગવાનના સિંજય જયકારો દાદા ભગવાનના સિંજય જયકારો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જગ્યા કરજે હવે બેસવાની જરા આમ ખસો તમે જ- ખસો ને જરા જગ્યા બસ બહુ થઈ ગયું હા હા બસ બસ બહુ જ જમાવો સરસ એક બે પદ બોલો એટલે જરાક હા ખાઈ લઈએ હા ખાવું પડે ને ભાઈ મશીન ચાલતું હોય તો એને આરામ આપીએ છીએ આપણે ચાલો નકર અપ્રાપ્તની ચિંતા નકર પ્રાપ્તની ચિંતા સહેજે પ્રાપ્ત ખર્ચી જા સહેજે प्राप्त धात खर्चीजा डूबाड़ी कल में खून लाली डूबाड़ी कल में खून लाली हृदय की ताब खुली आ हृदय की ताब कर प्राप्त चिंता कर प्राप्त चिंता निरंतर जागृति सपने निरंतर जागृति स्वपने अने स्वप्नी अव्यक्तव्यजस्थिरस्वपद अव्यक्तव्यजस्थिर सकलब्रह्माण्डमाजवसु सकलब्रह्माण्डमाजवसु सकल ब्रह्माण माजवसु सकल माजवसु नकर ચિંતા ન કર પ્રાપ્તની ચિંતા અખિલ બ્રહ્મા सताए